એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ બાળ દોસ્તો આજે તમને ખબર છે આજે એક ખાસમ ખાસ દિવસ છે ઓ ભાઈ સરસ મજાનો દિવસ છે અરે ભાઈ આજે આ ધ્રિત્રીબેનનો જન્મદિવસ છે ધ્રિત્રીબેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હો ખૂબ ખૂબ મોટા થાઓ ભણી ગણીને હોશિયાર થાઓ અને બધાને બહુ વાર્તા કહેજો <laughs> સાંભળો સાંભળો ધ્રિત્રી બેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો બધાને વાર્તાનું નામ છે શેરડીનો મીઠો સ્વાદ તમે શેરડી ખાધી છે ને હા એક હતો હાથી આ હાથીને શેરડી બહુ ભાવે હો હવે એક દિવસ આ હાથી તો શેરડીના ખેતરે પહોંચી ગયો ખેતરનો માલિક ઘસ ઘસાટ ઊંઘી ગયો હતો હાથીએ તો પોતાનું પેટ ભરીને શેરડી ખાધી છાનામાના હાથીએ હાથણી માટે પણ પોતાની પત્ની માટે પણ શેરડીનો ભારો પોતાની પીઠ ઉપર લઈ લીધો દૂરથી શિયાળભાઈએ હાથીને આવતો જોયો તેની પાસેનો શેરડીનો ભારો જોઈને શિયાળને પણ શેરડી ખાવાનું મન થઈ ગયું અધરિત્રી થોડી વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો શિયાળે દયામણો અવાજ કરીને કહ્યું અરે ઓ હાથી ભાઈ તમે તો ખૂબ દયાળુ છો મને થોડી મદદ કરશો ભાઈ હાથી કે બોલ તારે મારી શી મદદ જોઈએ છે શિયાળ કે હું ખૂબ બીમાર છું મને તમારી પીઠ ઉપર બેસાડીને આગળના રસ્તે ઉતારી દેજો ને ભાઈ સાહેબ હાથી કે એમાં શી મોટી વાત છે એક કરતા બે ભલા એમ કહીને શિયાળને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો એમણે તો પછી તો શિયાળ હાથી ઉપર બેસીને શેરડી ખાવા લાગ્યું છાનું માનું શેરડીને સાંઠા ખાલી થતા ગયા એમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો અને એને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો હાથીભાઈને ખબર ન પડે તેમ શિયાળે ધરાઈને શેરડી ખાધી ને કેટલીય શેરડી તો બગાડી પાછી હવે શિયાળને એના રહેઠાણ પાસે ઉતારી તેના ઘર પાસે ઉતારીને હાથીભાઈ તો પોતાના ઘેર ગયા અને હાથણીને કે લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું લે બોલો એમ કહીને પોતાની પીઠ ઉપરથી ભારો નીચે નાખ્યો હાથીભાઈ હાથણીએ જોઈને કે આ શેરડી નહીં પણ બળતણ માટેના સાઠીકડા છે સાઠીકડા આને તો કોઈ શેરડી કહેતું હશે હાથી કે અરે હા હું તો શેરડી લાવ્યો છું પણ હમ આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે એ મને છેતરી ગયો લાગે છે શિયાળને પાઠ ભણાવવા હાથીએ તો પછી એક દિવસ મધમાખીની રાણી પાસે જઈને બધી વાત કરી કે આ શિયાળે આવું કર્યું મારી સાથે મધમાખીની રાણીએ મધપુડાઓની બધી માખીઓને ભેગી કરી અને એક મોટી થેલીમાં ભરી હાથીને આપીને રાણી બોલી આ થેલી તમારી પીઠ ઉપર મૂકજો એટલે પેલું લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે હાથીએ મધમાખીની સલાહ માની અને મધમાખીથી ભરેલી થેલી પોતાની પીઠ ઉપર મૂકી એ શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો સૂંઢ ઉલાળતો ઉલાળતો શિયાળ હાથીને અને એની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો હો ભાઈ પહેલાની માફક જે તો ફરીને હાથીની પીઠ ઉપર જઈને બેઠો પછી તો એને થયું કે થેલીમાં નક્કી ગોળ હશે ગોળ શિયાળે થેલીના મોઢાની દોરી ખોલીને ખાવા માટે હાથ નાખ્યો બરાબર પોતાનો પંજો ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલી પેલી મધમાખીઓ તો ફુવારાની જેમ થેલીમાંથી ઉડીને શિયાળ શિયાળભાઈને ડંખ દેવા લાગી શિયાળે તો પીડાથી બૂમો પાડી ભાઈ મને જલ્દી નીચે ઉતારો મારી ભૂલ થઈ ગઈ પૈસા મારી ભૂલ થઈ ગઈ <laughs> અરે હવે ક્યારેય ચોરી નહીં કરું મારી ભૂલ થઈ ગઈ હાથી તો નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઉતરી ગયો પછી અને હાથી કે ચાલો જા અહીંથી ક્યારેય પાછો આવીશ નહીં તારા જેવા મિત્રની મારે જરૂર નથી હાથી એ મધમાખીઓનો આભાર માન્યો ને પછી તો પોતાના ઘર ગયો તો ભાઈ ધ્રિત્રી બહેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં હાથીભાઈ આવશે શેરડીના સાઠા લાવશે અને આપણે બધા ખાશું આવજો